એ આવો આવો મારા ઝીણા મોટા ટાબરિયાઓ મારા વાલકુડા વાલકુડા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે સાંભળો સાંભળો આજે તો મીનાક્ષી આવી છે સુરતમાં બેઠા બેઠા આ મીનાક્ષી એના ભાઈ નંદીશ સાથે વાર્તા સાંભળે છે સાંભળો સાંભળો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ વાર્તાનું નામ છે ઉંદર અને રાજા એક હતો રાજા આ રાજા પોતાની રાણી અને કુંવર સાથે એક મોટા મહેલમાં રહે મહેલમાં સૌને મીઠાઈ ખૂબ ભાવે હો એટલે રાજાનો રસોઈયો તો સરસ મજાની મીઠાઈઓ બનાવે ભાઈ દરરોજ દરરોજ એની આવી સુગંધ આખા નગરમાં ફેલાઈ જાય મીઠાઈની નગરને છેડે કુંભાર વાળો હતો જ્યાં કુંભાર માટલા બનાવતા હતા અને એમાં રહે એક કુંભાર એક દિવસ એ કુંભારના વાડામાં ઉંદરડા ઉંદરડાને મીઠાઈની સુગંધ આવી હો એક ઉંદર રહેતો હતો ને એને સુગંધ આવી એ તો પોતાના ભાઈબંધો ને દોસ્તારોને લઈને ઉપડો મીઠાઈ ખાવા ચાલો ચાલો કેટલી સરસ સુગંધ છે અને આખી સેના પહોંચી રાજાના મહેલમાં ચૂંચું ચૂંચું કરતા બધા મીઠાઈ ખાવા લાગ્યા હો આટલા બધા ઉંદર જોઈને રાજા તો ગભરાયો ચિંતામાં પડ્યો એણે તો પોતાના નગરના ડાહ્યા માણસોને બોલાવ્યા ઉંદર કાઢવાનો ઉપાય પૂછ્યો કે આ ઉંદર કાઢો બહુ હેરાન કરે છે ડાયા માણસો કે જો આવે બિલાડી તો ઉંદર જાય ભાગી રાજાએ તો તાબડતોબ આખાએ નગરમાંથી બિલાડીઓ મંગાવી જેવી બિલાડીઓ એક દરવાજેથી આવી કે ઉંદરો તો પોતાનો જીવ હાથમાં લઈને બીજે દરવાજેથી ભાગ્યા ભાઈ ઉંદરો તો ગયા પણ બિલાડીઓ મહેલમાં રહી પડ્યો એ તો આખા મહેલમાં હરે ફરે ને મોજ મજા કરે હવે રાજાએ ડાયા માણસોને ફરી પૂછ્યું એટલે ડાયા માણસો કે જો આવશે કૂતરા તો ભાગશે બિલાડી રાજાએ તરત જ આખા નગરમાંથી કૂતરા મંગાવ્યા હો કૂતરા આવ્યા કે બિલાડીઓ તો ક્યાં ભાગી ગઈ એની કોઈની ખબર ના પડી બિલાડી બધી ભાગી ગઈ પણ હવે કૂતરાઓ મહેલમાં રહી પડ્યા હો એ તો ક્યાં જાય કૂતરાઓ તો બધા મીઠાઈઓ ખાય ને રાજાના પલંગમાં સુવે રાજા તો કંટાળ્યા કૂતરાથી ફરી ડાયા માણસોની સલાહ લીધી ડાયા માણસોએ આવીને કહ્યું મહારાજ મંગાવો વાઘ એટલે કૂતરા ભાગશે અને ખરેખર રાજાએ તો વાઘ મંગાવ્યા જ્યાં ત્રાડ પાડતા વાઘ આવ્યા કે કૂતરાઓ તો ઊભી પૂછડીએ ભાઈગા ભાઈ હવે વાઘ છે તે મહેલમાં રહે છે અને મોજ મજા કરે છે હો થોડાક દિવસમાં તો રાજા વાઘથી કંટાળી ગયા અરે પૈસા બા વાઘને કાઢો આમાં અમારે મહેલમાં કેમ રહેવું ફરી પાછા ડાયા માણસોની સલાહ લીધી ડાયા માણસો કે મહારાજ બોલાવો સિંહ અને ભગાડો વાઘ ને રાજાએ સિંહ મંગાવ્યા સિંહની ગર્જના સાંભળી અને વાઘ તો જાય ઊભી પૂછડીએ ભાઈ ગયા બધા વાઘ સિંહને જોઈને એ તો પહોંચ્યા છેક નગરની બહાર જંગલમાં ભાગી ગયા હવે સિંહો મહેલમાં રે અને મોજ મજા કરે છે ભાઈ રાજાને થાય આ તો ભારે થઈ આ તો ભારે થઈ બકરું કાઢતા ઊંટ પેઠું હવે સિંહને કાઢવા કેમ અમારા મહેલમાંથી ડાયા માણસોએ સલાહ આપી ઉંદરને બોલાવો મહારાજ આ ઉંદર જ સિંહને કાઢશે રાજાએ ઉંદરોના સેનાપતિને બોલાયો અને કહ્યું આ સિંહોને ભગાડો ઉંદરોનો સેનાપતિ કે અમે ચપટી વગાડતામાં સિંહોને ભગાડીશું પણ એક શરત છે મહારાજ પછી તમારે બિલાડીઓ બોલાવવાની નહીં રાજા કે હા ભાઈ હા નહીં બોલાવું પછી તો રાત પડીને બધા સિંહ શાંતિથી સૂતા હતા ત્યાં ઉંદરોનો સેનાપતિ એના સાથીદારોને લઈને આવ્યો ઘણા બધા ઉંદરોને લઈને અને સિંહોને હેરાન પરેશાન કરી મૂક્યા હો કોઈની પૂછડીએ બટકું ભરી જાય ને કોઈ સિંહના નાક ઉપર બટકું ભરી જાય ઉંદર ઉંદરડા તો એના ઉપર ચડે કૂદે ને નાચે સિંહો તો આટલા બધા ઉંદરોને જોઈને એવા ગભરાયા એવા ગભરાયા કે છેક ભાગીને પહોંચ્યા જંગલમાં કે ભાગો ભાગો આ મહેલમાં તો ઉંદરડા છે સિંહને બગાડ્યા એટલે રાજા તો ખુશ ખુશ હો ભાઈ એમણે ઉંદરડાઓને સરસ મજાની મીઠાઈ જમાડી પછી તો અને જાત ભાતની મીઠાઈ ખવડાવીને કહ્યું તમારે જ્યારે મીઠાઈ ખાવી હોય ત્યારે જરૂર મહેલમાં આવજો આ સાંભળીને ઉંદર તો બધા ખુશ ખુશ થઈ ગયા પોતાના કુંભારવાડામાં પાછા ગયા અને અહીંયા રાજા રાણી અને કુંવર પ્રેમથી રોજ મીઠાઈઓ ખાઈ ભાઈ પછી તો અને પછી મહેલમાં આનંદ આનંદ થઈ ગયો ખાધું પીધું ને રાજ કર્યું બટેટાનું શાક કર્યું તો ભાઈ તમને આ વાર્તા સાંભળવાનો આનંદ આવ્યો ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો